હું ચોક્કસ જાણું જુદા એની ખાતરી રાખજે કહ્યું પોતે એકદમ એકલું થયું જ નહીં કે ધર્મ નીરુ નહીં પીને પડતી નહીં પડે છે દાદા નવડાયા ધીરે દાદા રાજી રખા પોતાનું સરળ ચલાવવાનું ડાક્ટરે કહ્યું સિસ્ટમ નથી દાદાની ઈચ્છા તે દાદા કોઈ કે દાદાને હિતકાર કહેવાય એમાં તો કહીએ કેવું હોય મને એમ કહેવાય તમારી એક વાત ખબર છે નીરુની વાત એ ખબર છે હું તો હા મને આવું ઠીક લાગે પછી આપનો હુકમ પછી આપનો હુકમ પહેલા લખેલું શા માટે પેલું લખેલું નહીં પહેલા ભાડું આવે એ રસીભાઈને વાપરવાના અને રસીભાઈ જરૂર ના હોય એ ઈરાદા કાંઈ ધંધો નહીં કરે তারপরে વ્યાજના ખાતા વ્યાજમાં જે વહીવટ કરી દેવું હજુ નવું

મદદ કરી ને તેવું એમ કહેજો આજે હું બોલું તૈયાર થઈ જાય નથી કેવું અત્યારે બધા લોકો ઓપરેટ લાવે તો એ કસો ગયા થાય તમારે વાત તમારી એની જોડે દાદા એક વાત કહી સમજીને કંઈ આવી રીતે બોલો કે તમારે તમારા પ્રેક્ટિસ રાખો એકદમ સૌ બોલી જ કહેવાય કઈ વસ્તુ આવે નહીં લઈ આવે લખે છે લખે એ તમારી એકદમ અને દાદાજી એ ના કહ્યું કે પગવાડી નમસ્કાર ના કરે એ કરવા દેતા એમ કે

that see હોઈ ગયા એ બરોબર છે પણ રહેતા કેવું નહીં કરે મારી વાત સાંભળો નેવું થઈ જાય આવી તમે થઈ જાવ નિરપક્ષમાં નથી નિરપક્ષમાં નથી મારો ભાઈ બે હવે મારા હું જોવા ભાઈ ગયા रमेश भाई बालू भाई Eu ના સમજે દાદા શું કહો છો સમજાયું નહીં દાદા આજ રાગે પડી ગયું છે નીરે એમ કર્યું એક ફરી ના આવી જાય નીરે લોકો કઈક નિર્ગમ બોલ્યા સિદ્ધાર્થમાં જ્ઞાન જ બોલસ કે હું કહું છું જ્ઞાન બોલસ સમજે નહીં કહેતો હા લોકો તમે બોલો ચાલો હું ચાલો એ બોલે છે ટેપ રેકર્ડ બોલે ટેપ રેકર્ડ બોલે એટલે હવે શું બધું જ્ઞાન બોલે તમારે જ્ઞાન બોલે હું હા બોલું તમારે જોવો પિરાંત બોલવાનું ના રહ્યું તમને આપી હા દાદા રમી રહ્યા પણ એનું બધું કહે ગેઝેટેડ ઓફિસર છે શું છે ગેઝેટેડ ઓફિસર